આ નિયમ પ્રમાણે ભલે તમે સાતમાંથી છ ક્ષેત્રમાં સારી કામગીરી કરતા હોવ પણ સાતમી બાબતમાં નબળી કામગીરીને કારણે તમારું પ્રમોશન અટકેલું જ રહે છે એક ક્ષેત્રમાં નબળી કામગીરીની અસર બાકીની કામગીરી પર પડે છે તેના કારણે તમારે સતત અન્ય લોકો સાથે ઘર્ષણ થયા કરે છે તે તમારા માટે તણાવનું એક કારણ બનેલું રહેશે દાખલા તરીકે મેનેજર માટે એક પરિણામલક્ષી કામગીરી છે ડેનિગેટિંગ એટલે જવાબદારીની વહેંચણી માણસો વચ્ચે યોગ્ય રીતે જવાબદારીની વહેંચી દેવાથી સારું પરિણામ લાવી શકાય છે મેનેજર જો આ કામગીરીની વહેંચણીમાં જ નબળો હશે તો ધાર્યું પરિણામ આવશે નહીં અન્ય ક્ષેત્રોમાં મેનેજરની કામગીરી સારી હશે પરંતુ કામની વહેંચણી ખોટા માણસોને થઈ જવાને કારણે પરિણામ ધાર્યું આવતું નથી ખોટી વ્યક્તિને જવાબદારી સોંપી દેવાથી કામ બગડી શકે છે અને તેના કારણે મેનેજર પોતાની જોબમાં નિષ્ફળ થઈ શકે છે નબળી કામગીરી આળસ લાવે છે લોકો જવાબદારી લેવાનું કે કામ હાથ પર લેવાનું તારે તેની પાછળનું મુખ્ય કારણ એ હોય છે કે ભૂતકાળમાં તે ક્ષેત્રની કામગીરીમાં તેમણે નિષ્ફળતા મળી ચૂકી હોય છે એકવાર કોઈ કામગીરીમાં નિષ્ફળ મળી નિષ્ફળતા મળી હોય અથવા અથવા તો જે જવાબદારી સ્વીકારવાનો પોતાની ક્ષમતા ન હોય તેને લોકો ટાળતા હોય છે આવી કામગીરી કેળવવાની કોશિશ કરવાને બદલે કામ ટાળી દેવાનો શહેરનો રસ્તો સ્થિતિને વધારે ખરાબ બનાવે છે તેનાથી વધુ કોઈ ક્ષેત્રમાં તમારી વિશેષતા પ્રસ્થાપિત થઈ જશે તો તમને તે કામ વારંવાર કરવું ગમશે તે કામ તમે રાજી ખુશીથી સ્વીકારશો અને ક્યારેય તેને પેન્ડિંગ રાખશો નહીં તમે કામ પણ ઝડપથી પાર પાડશો અને સૌને તેનાથી લાભ પણ થશે દરેકની પોતાની વિશેષતા હોય છે તે રીતે કેટલીક બાબતોમાં નબળાઈ પણ હોય છે આ એક વાસ્તવિકતા છે મહત્ત્વની વાત એ છે કે તમે જે બાબતમાં નબળા હોવ તેને છુપાવવાની તેના માટે બહાના શોધવાની કે તેને વ્યાજબી ઠરાવવાની કોશિશ ન કરો તેને બદલે તમે શેમાં શેમાં નબળા છો તે સ્પષ્ટપણે સમજી લો આ નબળાઈને દૂર કરવા માટે શું શું કરી શકાય તેની સલાહ મેળવી લો એક પછી એક નબળાઈને દૂર કરવા માટે પાકી યોજના બનાવો આખી વાતને આ આ રીતે વિચારો કે જો હું આ એક કે બે નબળાઈઓને દૂર કરી દઈશ તો મારી કામગીરી સૌથી સારી સાબિત થશે અને હું સૌથી સફળ માણસ બની જઈશ બહુ અગત્યનો સવાલ જો આ સવાલનો જવાબ તમે મેળવી શકો તો તે જિંદગીનો સૌથી અગત્યનો સવાલ સાબિત થશે સવાલ છે કઈ આવડત એવી છે જે હું કેળવી લઉં તો મારી કારકિર્દીમાં મને સૌથી મોટો ફાયદો થઈ જાય કારકિર્દીમાં તમે આગળ વધવા માંગતા હોવ તો તમારા માટે આ સવાલ અને તેનો જવાબ બહુ અગત્યનો છે તમારે જાતે જ આ જવાબ શોધવાનો છે કદાચ તમારી અંદર એ જવાબ છુપાયેલો પડેલો છે આ સવાલ તમે તમારા બોસને પણ પૂછી શકો છો તમારા સાથી કર્મચારીઓ પણ કદાચ તમને સાચો જવાબ આપી શકે મિત્ર અને સ્વજનોની સલાહ લો તમે જાતે શોધો કે અન્ય કોઈ પાસે પાસેથી મેળવો પણ આ સવાલનો જવાબ મેળવવો જરૂરી છે એકવાર તમને જવાબ મળી જાય એટલે તરત જ તમારે તે આવડત કરવી લેવાના ધ્યાય કરવી લેવાના ધ્યેય પાછળ લાગી જવાનું છે તમને આનંદ થાય તેવી વાત એ છે કે બિઝનેસમાં અને કરિયરમાં જે આવડતની જરૂર છે તે બધી જ શીખી શકાય તેવી હોય છે આ આ જ ક્ષેત્રમાં અન્ય કેટલાક લોકો સફળતાપૂર્વક કામગીરી બજાવી રહ્યા છે તેનો અર્થ એ છે કે તમે પણ એ વિશેષતા કેળવી શકો છો તે નિર્ધાર કરો તો અઘરી લાગતી કામગીરી પણ શીખી શકો છો તમે કામ મુલતવી રાખવા ન માંગતા હોવ અને તમારા ક્ષેત્રમાં સફળ થવા માંગતા હોવ તો તેનો સૌથી સરળ રસ્તો છે તમારી પરિણામલક્ષી કામગીરીની બાબત પરિણામલક્ષી કામગીરીને બરાબર સમજી લો તમારા માટે જે કી રિઝલ્ટ એરિયા હોય તેમાં તમે નિપુણ થઈ જવાનું છે તમારા જીવન અને કારકિર્દીની બીજી અગત્યની બાબત જેટલી જ આ બાબત અગત્યની છે પરિણામલક્ષી પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરો એક તમારા કામના કી રિઝલ્ટોને કી રિઝલ્ટ એરિયાને ઓળખી કાઢો કઈ કઈ કામગીરી પરિણામલક્ષી છે તમારું કામ ઉત્તમ રીતે પાર પાડવા માટે કઈ પરિણામલક્ષી કામગીરીમાં ઉત્તમ પરિણામ લાવવાનું છે તેની નોંધ કરી દો આ દરેક કામગીરીમાં તમે કેટલા કુશળ છો તે માટે જાતે જ તમને એકથી દસમાંથી પસંદ કરીને ગ્રેડ આપો આ પછી હવે આ યાદીમાંથી કોઈ એક એવી પરિણામલક્ષી કામગીરી પસંદ કરો જે તમારી દ્રષ્ટિને તમને કેરિયરમાં સૌથી વધારે મદદરૂપ થાય બે આ યાદી લઈને તમારા બોસ પાસે જાઓ તેમનો નિખાલસ અભિપ્રાય માંગો બીજા લોકો તમારા વિશે અભિપ્રાય આપે તે મોકરા મને સ્વીકારવા જેટલા ખુદના દિનના તમે હશો તો જ પોતાને સુધારી શકશો તમે જે પરિણામ પ્રાપ્ત કરો છો તે વિશે તમારા સાથી કર્મચારીઓ અને તમારા સ્ટાફ સાથે પણ વાતચીત કરો તમે તમારા જીવનસાથી સાથે પણ ચર્ચા કરી શકો છો આ રીતે પરિણામલક્ષી કામગીરીની યાદી તૈયાર કરતા રહેવાની અને તે પ્રમાણે કામનું આયોજન કરવાની ટેવ કાયમ જાળવી રાખો તમારે તમારી ક્ષમતામાં સતત વધારો કરતા રહો તમારું જીવન બદલાઈ જશે આળસને કાઢવા આળસ ન કરો નિત્ય જ્ઞાન ઓડિયોઝ આળસને કહો અનવિદા બ્રાયન ત્રેસી આ ઓડિયો બુક સાંભળવા બદલ તમારો આભાર તમારો દિવસ શુભ રહે આળસને કહો અનવિદા લેખક બ્રાયન ત્રેસી પ્રકરણ આઠ ત્રણના નિયમનો અમલ કરો નિત્ય જ્ઞાન ઓડિયોઝ તમે જ્યાં પણ હોવ ત્યાં તમારી પાસે જે પણ ઉપલબ્ધ હોય તેના વડે તમારાથી શક્ય હોય તે કામ કરો થિયોડોર રુઝવાઇટ તમે મુખ્ય જે ત્રણ કામગીરી બજાવતા હોવ તે દ્વારા તમે તમારી સંસ્થા કે કંપની માટે સૌથી વધારે મૂલ્યવાન કામગીરી કરતા હોવ છો જો તમે આ ત્રણ કામમાં ક્યાં છો તે શોધી શકો તો તમે તમારા ટાઈમ અને શક્તિ તેના પર કેન્દ્રિત કરી શકો તમારી કુશળતા એકદમ વધી જાય અને ખૂબ સારું પરિણામ લાવી શકો હું તમને એક સત્ય ઘટના કહી આ વાત સમજાવવા માગું છું સેન ડિયાગોમાં મારા એક દિવસના કોચિંગ સેશનમાં સિંથિયાએ ભાગ લીધો હતો તેના ત્રણ મહિના પછી ફરી અમારા ગ્રુપ સમક્ષ સિંથિયાને ભાષણ આપવાનું થયું તે વખતે સિંથિયાએ કહ્યું હતું હું નેવું દિવસ પહેલાં અહીં આવી હતી ત્યારે મારી આવક બે ગણી કરી દેવાનો અને મારા ફુરસદના ટાઈમમાં પણ બમણો વધારો કરી દેવાનો દાવો કર્યો હતો આ માટેનો ઉપાય બતાવવાની તમે વાત કરી ત્યારે મને પહેલાં વાત તદ્દન અવાસ્તવિક લાગી હતી પણ મને એકવાર તમારા સૂચનો અમલમાં મૂકવાની ઈચ્છા હતી ખરી પહેલા દિવસે તમે મને અઠવાડિયા અને મહિના દરમિયાન મેં કઈ કઈ પ્રવૃત્તિ કરી તેની યાદી લખવાનું કહ્યું હતું મેં સત્તર કામોની યાદી બનાવી બનાવી હતી મારી સમસ્યા એ હતી કે હું કામનો બોજ બોજ તળે દબાઈ ગઈ હતી હું રોજના દસથી બાર કલાક કામ કરતી હતી અને અઠવાડિયે એક જ રજા લેતી હતી હું મારા પતિ સાથે પૂરતો ટાઈમ ગાળી શકતી નહોતી કે મારા બે નાના બાળકોને પણ ટાઈમ આપી શકતી નહોતી આ સ્થિતિમાં કોઈ રસ્તો નીકળે તેવું મને લાગતું નહોતું હું ઝડપથી પ્રગતિ કરી રહેલ એક હાઈટેક કંપનીમાં છેલ્લા આઠ વર્ષથી કામ કરતી હતી કંપનીમાં સ્થિતિ એવી હતી કે સતત કામ વધતું રહેતું હતું અને મને પૂરતો ટાઈમ મને પૂરતો ટાઈમ ક્યારેય મળતો ન હતો આખો દિવસ એક જ કામ સિંધિયાએ પોતાની વાત આગળ વધારતા કહ્યું મેં યાદી કરી તે પછી તમે મને કહ્યું હતું કે હું એક સવાલ મને જ પૂછું સવાલ એ હતો કે જો આમાંનું કોઈ એક કામ મારે આખો દિવસ કરવાનું હોય તો હું કયું કામ પસંદ કરીશ એવું કામ જેથી કંપનીને સૌથી વધારે ફાયદો થાય મેં વિચાર કર્યો તો મારા માટે એ કામ નક્કી કરવું સહેલું બની ગયું તે કામ પર મેં સરકન દોરીને નિશાની કરી દીધી તમે પછી મને પૂછ્યું કે જો હજી એક વધારે મારે કામ પસંદ કરવાનું હોય તો હું કયું કામ કરીશ બીજું એવું કામ જે કંપની કંપની માટે ફાયદાકારક હોય મેં બીજું કામ પસંદ કરી દીધું તો તમે આજ તમે આ જ રીતે મને ત્રીજું કામ પસંદ કરી લેવા માટે કહ્યું એ પછી જ એ પછી તમે જે કહ્યું તે સાંભળીને હું ચોંકી ગઈ તમે કહ્યું કે બસ આ ત્રણ કામ દ્વારા જ હું કંપનીમાં નેવું ટકા જેટલું અગત્યનું પ્રદાન આપી શકું તે સિવાય કામ અન્યને સોંપી દેવી ઓછી કરી દેવી અથવા અથવા તો તદ્દન બંધ કરી દેવી એમ તમે કહ્યું તરત જ અમલ કરો સિંથિયાની કથા હજી આગળ ચાલે છે મેં આ ત્રણ કામ પર નજર નાખી તો મને એ પણ સમજાયું કે તેના દ્વારા જ હું કંપનીને સૌથી વધારે ફાયદો કરાવી આપું છું તે દિવસ શુક્રવાર હતો તે પછી સોમવારે સવારે ઓફિસ જઈને સીધી બોસને મળી તેમને મેં આખી વાત સમજાવી મેં કહ્યું કે ત્રણ અગત્યના કામ સિવાય બાકીની જવાબદારી અન્યને સોંપવા અથવા તો તેનું આઉટસોર્સિંગ કરાવી લેવા તમારી મદદની જરૂર પડશે હું દિવસ દરમિયાન ત્રણ અગત્યના કામો પર મારી શક્તિઓ કેન્દ્રિત કરીશ તો હું કંપનીમાં મારું યોગદાન બમણું કરી શકીશ તે પછી મેં બોસને કહ્યું કે જો હું મારું કામ બમણું કરી નાખું તો મારો પગાર પણ બે ગણો થઈ જવો જોઈએ મારા બોસ થોડીવાર તો મૌન રહ્યા તેમણે મારા તેમણે મારા અગત્યના કામોની યાદી પર એક નજર નાખી મારી સામે જોયું અને ફરી પાછી યાદી પર નજર નાખી અને પછી કહ્યું ઓકે દસેક મિનિટમાં જ વાત વાત પૂરી થઈ ગઈ બોસે કહ્યું તારી વાત સાચી છે આ ત્રણ કામ જ કંપની માટે અગત્યના છે અને તે ત્રણેય કામ તું બહુ સારી રીતે કરે છે હું બાકીના કામ બીજાને સોંપી દઈશ અને તને તારા અગત્યના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે મોકરાશ આપ કરી આપીશ અને જો તું કંપનીનો બમણો ફાયદો કરાવી આપીશ તો તને પગાર પણ બે ગણો મળશે તમારા જીવનને બદલી નાખો સિંથિયાએ હવે પોતાની વાતનું સમાપન કરતા કહ્યું બોસે મારી વાત સ્વીકારી અને તે પછી મેં પણ વચન આપ્યા પ્રમાણે આખા દિવસ દરમિયાન ત્રણ જ અગત્યના કામ પર ધ્યાન આપ્યું તેમણે બિનજરૂરી કામની જવાબદારી મારી પાસેથી નહીં લીધી એટલે મારો ટાઈમ બચ્યો તે પણ મેં અગત્યના કામ પાછળ જગાવ્યું તેનું પરિણામ એ આવ્યું કે ત્રીસ દિવસમાં જ કંપનીમાં મારી કામગીરી બમણી થઈ ગઈ અને મારો પગાર પણ બમણો થઈ ગયો આઠ વર્ષથી હું ઊંધું ઊંધું ગાનીને કામ કરી રહી હતી પરંતુ મેં કામગીરી વિશે વિચાર કર્યો અને મારી બધી જ શક્તિઓનો અગત્યના કામ પર કેન્દ્રિત કરીને તો એક જ મહિનામાં મારી આવક બમણી થઈ ગઈ વધારે ફાયદો એ થયો કે હવે સવારના આઠથી સાંજના પાંચ વાગ્યા સુધીમાં જ મારું કામ પૂરું થવા લાગ્યું સાંજનો ટાઈમ પતિ અને બાળકો સાથે ગાળી શકું છું મારા અગત્યના કામો પર જ ધ્યાન કેન્દ્રિત કરવાની તમારી સલાહને મારું જીવન બદલી નાખ્યું કામગીરીની બા કામગીરીની બાબતમાં સૌથી અગત્યના શબ્દ છે યોગદાન બીજા શબ્દોમાં કહીએ તો તમે કેટલી મહેનત કરો છો તે નહીં પરંતુ કેવું પરિણામ લાવો છો કેટલા ઉપયોગી થાઓ છો અને તમારું કોન્ટ્રીબ્યુશન શું છે તેને સૌથી વધારે ધ્યાનમાં લેવામાં આવે છે તેને આધારે જ તમારો પગાર કે કમિશન નક્કી થાય છે તમારી કદર પણ તમે કેટલું પ્રદાન કરો છો તેના આધારે થતી હોય છે માટે તમે ઈચ્છતા હોવ કે તમારી આવક વધે અને તમારા કામની કદર થાય તો તમારે તમારા કામ દ્વારા વધારેમાં વધારે કન્ટ્રીબ્યુશન આપવું આપવાનું છે તમારે પરિણામલક્ષી કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે કંપનીને વધારે ફાયદો થાય તેવી કામગીરી બજાવવાની છે તે માટે તમે અગત્યના ત્રણ કામો નક્કી કરી નાખો એટલે તમે તમને અચૂક સફળતા મળવાની જ છે ક્વિક લિસ્ટની મેથડ અમારા કોચિંગ ક્લાઇન્ટ સાથે પ્રારંભમાં જ અમે આ મેથડનો ઉપયોગ કરીએ છીએ અમે તેમને એક કાગળ આપીએ છીએ અને કહીએ છીએ કે ફક્ત ત્રીજે ત્રીસ સેકન્ડમાં તમારા જીવનના ત્રણ અગત્યના લક્ષ્ય નક્કી નાખો એમના જો અમને જોવા મળ્યું છે કે ફક્ત ત્રીસ સેકન્ડમાં જ જીવનના ત્રણ અગત્યના ધ્યેયો જ્યારે કહેવામાં આવે ત્યારે મોટાભાગે સચોટ અને સાચા જવાબ મળતા હોય છે ત્રીસ મિનિટ કે ત્રણ કલાકનો વિચારવાનો ટાઈમ આપ્યો હોય તો પણ આ જ જવાબ મળવાની શક્યતા હોય છે એકદમ ઝડપથી જે ધ્યેયમાં જણાવવા કહેવામાં આવે ત્યારે માનવીનું સબકોન્શિયસ માઇન્ડ એકદમ જ તેજ ગતિથી કામ કરે છે અને તરત જ અગત્યના ત્રણ ધ્યેયને અલગ તારવી આપે છે આ એક્સરસાઇઝમાં ભાગ લેનાર લોકોને આટલી ઝડપ જોઈને નવાઈ લાગતી હોય છે લગભગ એંસી ટકા કિસ્સામાં લોકો જીવનના ત્રણેય ધ્યેયો નક્કી કરીને બેઠા હોય છે એક ધ્યેય તો આર્થિક અથવા કારકિર્દી નોકરી અને વેપાર ધંધાને લગતો હોય છે બીજો ધ્યેય સામાજિક અથવા કૌટુંબિક હોય છે અને ત્રીજો ધ્યેય ઘણા સંજોગોમાં તબિયતને ફાંકડી રાખવાનો અથવા સાજા રાખવા સાજા સારા રહેવાનો હોય છે હકીકતમાં કોઈના પણ જીવન માટે આ ત્રણ બાબતો અગત્યની છે તમે આ ત્રણ કઈ સ્થિતિમાં છો તે વિશે એકથી દસના ગ્રેડમાંથી માર્ક આપશો તો ખ્યાલ આવી જશે કે જીવનમાં તમે ક્યાં ઊભા છો તમને ઓછા ગ્રેડ મળ્યા હોય તે ક્ષેત્રમાં તમારે સુધો સુધારો કરવાની જરૂર છે તમે પોતાને આ મેથડ ઉપર અપનાવી જુઓ ફક્ત ત્રીસ સેકન્ડમાં ત્રણ ધ્યેયોની નોંધ કરો અને પછી તે ધ્યેયને પ્રાપ્તિ માટે તમે ક્યાં પહોંચો છો તેનું એનાલિસિસ કરો આ જ એક્સરસાઇઝ તમે તમારા જીવનસાથી કે બાળકો પાસે પણ કરાવી શકો છો તમને જે જવાબ મળશે તે બહુ રસપ્રદ અને જાણવા જેવા હશે પ્રારંભમાં જ આ મેથડનો પ્રયોગ કર્યા પછી અમે કોચિંગમાં આગળ જતા આ અનુસંધાનને વધારે કેટલાક પ્રશ્નો પૂછી પૂછીએ છીએ એક તમારા બિઝનેસ કરિયરને લગતા ત્રણ મુખ્ય લક્ષ્ય કયા છે તમારા કુટુંબ સામાજિક ત્રણ મુખ્ય ધ્યેયો કયા છે ત્રણ તમે આર્થિક બાબતોમાં કયા લક્ષ્ય પાર પાડવા માંગો છો ચાર તબિયતની બાબતમાં તમારી સૌથી અગત્યની ત્રણ બાબતો કઈ છે પાંચ અત્યારે તમારા જીવન અત્યારે તમારા અંગત જીવનની અને પ્રોફેશનલ લાઈફની ત્રણ અગત્યની બાબતો કઈ છે છ સામાજિક રીતે અથવા તો જાહેર જીવનમાં કયા કામ કરવા માટે તમે કઈ ત્રણ બાબતોને હાલના તબક્કે મહત્ત્વની ગણો છો સાત જીવનમાં અત્યારે તમારી કઈ ત્રણ સૌથી મોટી સમસ્યા છે તમે ફક્ત ત્રીસ સેકન્ડમાં જ આ સવાલના જવાબો જાત પાસે મેળવવાની કોશિશ કરશો તો તમને પોતાને પણ નવાઈ લાગશે તેવા ઉત્તરો તમને મળી આવશે જવાબો જે પણ હોય હકીકતમાં તે તમારી વાસ્તવિક સ્થિતિ દર્શાવનારા હશે જીવનમાં હાજના તબક્કે તમે ક્યાં ઊભા છો તેનો લગભગ સાચો અંદાજ આ જવાબો પરથી મળી જશે આ જવાબો તમને એ પણ જણાવી દેશે કે જીવનમાં તમારા માટે અત્યારે ખરેખર અગત્યની બાબતો કઈ છે તમે તમારા જીવનના ધ્યેયો અને અગ્રતાક્રમ નક્કી કરી રહ્યા હોવ નવી નવી બાબતોનું આયોજન કરી રહ્યા હોવ અને એક પછી એક કામ પૂરું કામ પણ પૂરતું ધ્યાન કેન્દ્રિત કરીને તેને પાર પડી રહ્યા હોવ ત્યારે એક વાત ભૂલતા નહીં તમારે એ વાત ભૂલવાનું નથી કે જીવનમાં તમારો આખરી હેતુ તો લાંબુ તંદુરસ્ત અને ખુશ ખુશાલ જીવન જીવવાનો છે ટાઈમનું મેનેજમેન્ટ સાધન છે લક્ષ્ય નથી ટાઈમનું મેનેજમેન્ટ એ કંઈ જીવનનો ધ્યેય નથી તે એક એક પ્રકારનું એવું સાધન છે જે તમને તમારા પ્રોફેશનલ જીવનના સૌથી અગત્યના કામોને ટાઈમસર અને સારી રીતે પાર પાડવામાં મદદ કરે છે તે રીતે બચ તે રીતે બચતા ટાઈમને તમે તમારા અંગત જીવનને વધારે ખુશાલ બનાવવામાં વાપરી શકો છો તમારા જીવનને આનંદથી ભરી દેવા માટે અગત્યની બાબતોમાં પંચ્યાસી ટકા હિસ્સો અન્ય લોકો સાથેના સંબંધોનો હોય છે ખાસ કરીને તમારી આસપાસના લોકો અને તમારા કુટુંબીનો કુટુંબીજનો સાથે તમે કઈ રીતે સંબંધ રાખો છો તેને આધારે તમ તમારા જીવનની ખુશાલી નક્કી થતી હોય છે તમારા મનગમતા લોકો સાથે તમારે વધારેમાં વધારે ટાઈમ કાઢી શકો તો તેમાંથી જીવનને ભરપૂર આનંદ મળે છે એથી જ ટાઈમનો સદ ઉપયોગ કરવો જરૂરી છે ઓછા ટાઈમમાં વધુ કામ પૂરું કરવાના છે જેથી તમારે તમારો વધારાનો ટાઈમ મિત્ર સ્વજનો અને મનગમતા લોકોની કંપનીમાં ગાળી શકો નિયમ કામના સ્તરે તમે ટાઈમનો કેટલો વધારે સદુપયોગ કર્યો તે અગત્યનું છે અને ઘરે તમે કેટલો ટાઈમ વધારે કાઢ્યો તે મહત્ત્વનું છે કામ કરતા હોવ ત્યારે કામ જ કરો તમારા જીવનમાં કામ અને આનંદ વચ્ચે સમતુલા જળવાઈ રહે તે માટે તમારે તે નક્કી કરવું જોઈએ કે કામના ટાઈમે ફક્ત કામ જ કરવું તમે ઓફિસ કે બિઝનેસના સ્તરે કામ પર જાઓ ત્યારે તમારી બીજી પ્રવૃત્તિઓમાં ટાઈમ બગાડવાનો બદલે સીધા કામ પર જ લાગી જાઓ કામ થોડું વહેલું કરી શરૂ કરી દો થોડે મોડે સુધી કામ કરો અને થોડી વધારે મહેનતથી કામ કરો ટાઈમને જ્યારે વેડપશો નહીં કામના કલાકો દરમિયાન તમે જેટલો ટાઈમ અન્ય સાથે ગપ્પા મારવામાં ગાળશો એટલી મિનિટો નકામી જશે કારકિર્દીમાં ટોચે ટોચ પર જવા જે કામો પાર પાડવાના જરૂરી હશે તે અધૂરા રહી જશે તેનાથી પણ ખરાબ વાત એ છે કે કામના કલાકો દરમિયાન તમે જે ટાઈમ વેડફશો તેટલો ટાઈમ તમારા કુટુંબી સાથે આનંદના કલાકોમાં ઘટાડો થશે વચ્ચે વચ્ચે સાથીઓ સાથે ગપ્પા ગોષ્ઠીનામાં ટાઈમ જાય અને પછી સાંજે અધૂરા કામ પૂરા કરવા માટે વધારે કલાકો ઓફિસમાં ગાળવા પડે ઘરે સ્વજનો રાહ જોતા રહી જાય દિવસ દરમિયાન કુશળતા ન દાખવવાને કારણે પછી રાત્રે પણ ઘરે ફાયદો નહીંને ઘરે બેસવું પડે અને ફેમિલી ટાઈમમાં વિખવાટ પડે એક નાનકડી વાર્તા છે જેમાં નાની દીકરી મમ્મી પાસે જઈને પૂછે છે ડેડી શા માટે રોજ બ્રીફકેસ ભરીને કાગળિયા ઘરે નહીં આવે છે અને રાતભર કામ કરતા રહે છે અને આપણી સાથે બેસતા નથી માતા દીકરીને સમજાવવાની કોશિશ કરતા કહે છે એવું છે બેટા કે ડેડી ઓફિસેથી કામ પૂરું કરી શકતા નથી એટલે તે અધૂરું કામ રાત્રે પૂરું કરવા ઘરે લેતા આવે છે હવે દીકરી જવાબ આપે છે ડેડી એટલું કામ એટલું ધીમું કામ કરતા હોવા હોય તો ઓફિસવાળા તેમને નબળા લોકોના ક્લાસમાં કેમ નથી મૂકતા જીવનમાં સમતુલા અનિવાર્ય છે પણ તે કોઈ વિકલ્પ નથી એક પ્રાચીન ગ્રીક કહેવત છે કે દરેક બાબતમાં મધ્યમ માર્ગ રાખો સમતુલા જાળવો તમારે પણ કાર તમારી કારકિર્દી અને જીવન વચ્ચે સમતુલા જાળવી રાખવાની છે તમારે કારકિર્દીમાં ધ્યેય નક્કી કરીને તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે પણ એ ક્યારેય નથી ભૂલવાનું કે તમે વધારે કુશળતાથી કામ એટલે કરી રહ્યા છો કે તમે કુટુંબ સાથે આનંદથી જીવી શકો ઘણીવાર લોકો આવીને પૂછતા હોય છે કે હું મારી કારકિર્દી અને ફેમિલી લાઈફ વચ્ચે સમતુલા કઈ રીતે જાળવું હું તમને સામે સવાલ પૂછતો હોઉં છું દોરડા પર ચાંદતો માણસ કેટલી વાર પોતાની સમતુલા જાળવવાની કોશિશ કરતો હોય છે આ સવાલથી થોડીવાર માણસ વિચારમાં પડી જાય છે અને પછી જવાબ આપે છે કે તંગ દોરડા પર ચાંદતી વખતે તે સતત સમતુલા જાળવવાની કોશિશ કરવી પડે છે એ પછી હું કહું છું જીવન અને કામ વચ્ચે સમતુલા જાળવવાનું કામ પણ એવું જ છે તેમાં સતત બેલેન્સ જાળવવાનું હોય છે તમારે હળ પર તેની કાળજી લેવાની હોય છે તમે બંને વચ્ચે ખૂબ સુરસ ખૂબસૂરત ખૂબ સારું સંતુલન જાળવતા શીખી જાઓ ત્યારે ક્યારેય નહીં બને પરંતુ તમારે તે માટે સતત પ્રયત્ન કરતા રહેવાના છે તમારું ધ્યેય એ હોવું જોઈએ કે કારકિર્દીમાં તમે ઉત્તમ કુશળતાથી કામ કરવું ખૂબ સારી નામની ખૂબ સારી નામના મેળવવી સફળતા મેળવવી અને ઉચ્ચ વળતર પણ મેળવવું સાથે સાથે તમારા જીવનના આનંદને પણ ભૂલવો નહીં તમે શા માટે આજની બધી મહેનત કરી રહ્યા છો તે ક્યારેય ન ભૂલો તમારા જીવનમાં સુખ માટે તમે જહેમત નહીં રહ્યા છો તે સતત યાદ રાખો તમે કરિયરમાં મહેનત કરી રહ્યા છો અને ઓછામાં ઓછા ટાઈમમાં વધુમાં વધુ પરિણામલક્ષી કામગીરી કરીને તમે બાકીનો ટાઈમ બાકીનો ટાઈમ સ્વજનો સાથે વિતાવવા માંગો છો તમે જેમને ચાહો છો અને પસંદ કરો છો તેવા લોકો સાથે જેટલો ટાઈમ વધારે વિતાવશો એટલો તમે વધારે આનંદ પામશો ત્રણના નિયમનો અમલ કરો એક તમારી કરિયરના ત્રણ સૌથી અગત્યના કામોને અલગ તારવો તમારી જાતને સવાલો પૂછો જો સમગ્ર દિવસ દરમિયાન મારે એક જ કામ કરવાનું હોય તો તે સૌથી અગત્યનું કામ કયું હોઈ શકે છે આ એક્સરસાઇઝ વધુ બે વાર કરો અને તમારી કારકિર્દીમાં જરૂરી કુલ ત્રણ સૌથી અગત્યના કામની યાદી તૈયાર કરી દો તે પછી કામના કલાકો દરમિયાન આ ત્રણ બાબત પર સૌથી વધુ ધ્યાન આપો બે તમારા જીવનની જુદી જુદી બાબતોમાં દરેકમાં ત્રણ ત્રણ અગત્યના હેતુઓની યાદી બનાવો તે પછી તેમને પ્રાયોરિટી પ્રમાણે ગોઠવો તેને પાર પાડવા માટે યોજનાઓ તૈયાર કરો રોજે રોજ તે યોજનાઓનો અમલ કરો થોડા જ મહિનામાં અને વર્ષોમાં તમે પોતે નવાઈ પામી જશો એટલી સફળતા તમારા કદમોમાં આવી પડે આવી પડી હશે આળસ અને આરામ વચ્ચેનો ભેદભાવ પારખો નિત્ય જ્ઞાન ઓડિયોઝ આળસને કહો અનવિદા બ્રાયન ત્રેસી આગળના ઓડિયો બુકમાં આપણે જોઈશું પ્રકરણ નવ કામના પ્રારંભ પહેલાં પૂરતું આયોજન કરો આ ઓડિયો બુક સાંભળવા બદલ તમારો આભાર તમારો દિવસ શુભ રહે આળસને કહો અનવિદા બ્રાયન ત્રેસી પ્રકરણ નવ કામના પ્રારંભ પહેલાં પૂરતું આયોજન કરો નિત્ય જ્ઞાન ઓડિયોઝ તમારી કુશળતા જે પણ હોય જીવનમાં તમે જે પણ પ્રગતિ કરો છો તેમાંથી તેનાથી હંમેશા વધારાની શક્યતા જ રહેલી હોય છે જેમ્સ ટી મેક્કે આરસને અન્વિતા કહેવાનો એક સૌથી સારો ઉપાય એ છે કે કોઈ પણ કામ કોઈ પણ કામનો પ્રારંભ કરતાં પહેલાં જરૂરી તમામ બાબતોની વ્યવસ્થા કરી લો તમે પૂરતી તૈયારી કરી લેશો તો તમારા આત્મવિશ્વાસ જાગશે તમારામાં આત્મવિશ્વાસ જાગશે કામને પાર પાડી દેવાનો ઉત્સાહ જાગશે ખૂબ અગત્યના કામને ગતિમાં લાવવા માટે તમારે બસ થોડી પ્રેરણાની જરૂર હોય છે રસોઈ શરૂ કરતા પહેલાં બધા મસાલા તૈયાર હોય અને શાક સમારેનું હોય તેના જેવું આ છે પ્લેટફોર્મ પર બધું જ તૈયાર હોય તે પછી બસ તમારે એક પછી એક વિધિ કરતા જવાનું છે અને સ્વાદિષ્ટ રસોઈ તૈયાર થતી જવાની છે સૌ પહેલાં સૌ પહેલાં તો તમારા ડેસ્કને સાફ કરી નાખો તેના પરના બધા જ બિનજરૂરી કાગળિયા હટાવી દો જેથી નવા કામ માટે મેદાન મોકળું થઈ જાય હવે તમારા દેશ પર બસ એક જ કામ માટે જરૂરી ફાઇલો રાખવાની છે વધારે સારો ઉપાય એ છે કે સામેના ટેબલના બદલે તમારી સાઈડ કે પાછળ ડેસ્ક હોય તેના પર બધું મટીરિયલ એકઠું કરવા લાગો જરૂરી બધી જ માહિતી રિપોર્ટ્સ પેપર જરૂરી સાધનો ઉપયોગી નમૂના જે પણ જરૂરી લાગે તે એકઠું કરો અને એક એક તરફ ભેગું કરવા લાગો વસ્તુઓ એવી રીતે મૂકો કે તમે હાથ લંબાવીને લઈ શકો તે લેવા માટે તમારે ઊભા થવું પડે નહીં આ ઉપરાંત નોંધ કરવા માટે જરૂરી સ્ટેશનરી કમ્પ્યુટરમાંથી ફાઇલો લેવા માટે બ્લેન્ક એટલે ખાલી સીડી ઈમેલ એડ્રેસીસની યાદી ડાયરી વગેરે હાથ વગવું હોવું જોઈએ તમારી કામ કરવાની જગ્યાને એકદમ મોકળાશ ભરી રાખો તમારી ખુરશી આરામદાયક હોવી જોઈએ અને તમારા પગને થાક ન લાગે તે રીતે ટીકવવા માટેની વ્યવસ્થા પણ રાખો કામની જગ્યાને અનુકૂળ બનાવો કામને વળી ચૂકેલા લોકો પોતાના કામ કરવાની જગ્યાને અનુકૂળ બનાવવા પાછળ જહેમત નેતા હોય છે તેઓ પોતાની જગ્યાને બેસવાની મજા પડે તેવી બનાવતા હોય છે તેને કેલેન્ડર તથા પોસ્ટરોથી સજાવતા હોય છે તમારી કામ કરવાની જગ્યા જેટલી સ્વસ્થ સ્વચ્છ વ્યવસ્થિત અને સજાવીની હશે તેટલી વધારે મજા તમને કામના પ્રારંભે આવશે તમને કંટાળો તમને કામનો કંટાળો ન ચડે તે માટે એક ટેવ એ જરૂરી છે કે તમારે કામ દરમિયાન જરૂર પડવાની હોય તે બધી જ વસ્તુઓ તમારે ડેસ્ક પર હાજર રાખવી જોઈએ તમારા ડેસ્ક પર બધી જ વસ્તુઓ તૈયાર હશે તો તમને કામનો આરંભ કરવામાં કંટાળો નહીં આવે બસ કામે લાગી જાઓ આપણે કેટલાક બધા કામ કરવાનું વિચારીએ છીએ અને પછી તેને પેન્ડિંગ રાખી દઈએ છીએ નવી ડિગ્રી મેળવવું એક મજાનું પુસ્તક લખવાનું સરસ પ્રેઝન્ટેશન તૈયાર કરવાનું કેટલાય કામ એવા છે જે ક્યારેય થઈ શકતા નથી કેમ કે તે ક્યારેય શરૂ શરૂ જ થતા નથી તમારા જીવનને ખરેખર બદલી નાખે તેવા કેટલાય કામ અધૂરા રહી જાય છે કેમ કે તે માટે તમને ક્યારેય એડવાન્સમાં તૈયારી કરતા નથી મુંબઈની જેમ અમેરિકાના લોસ એન્જલિસમાં રોજે કેટલા લોકો આવી ચડે છે તેમનું સપનું હોય છે ફિલ્મની દુનિયામાં કરિયર બનાવવાનું ફિલ્મોમાં કામ કરીશું એ એક મસ્ત મજાની ફિલ્મની સ્ટોરી લખીશું તેવી કલ્પના સાથે લોસ એન્જિનિસ આવે છે પછી સ્ક્રિપ્ટ તૈયાર કરવાની અને તક મરવાની રાહ જોતા જોતા નાની મોટી નોકરી કર્યા કરીએ છીએ અને ફિલ્મ સ્ટુડિયોના ચક્કર કાપતા રહે છે લોસ એન્જલિસ ટાઈમ્સે એકવાર આ વાતને સમજાવવા માટે એક રિપોર્ટરને કામ સોંપ્યું હતું રિપોર્ટરે આવા કેટલાક સ્વપ્ન સેવી લોકોને મળીને ઇન્ટરવ્યૂ કર્યા તેણે સૌને એક સવાલ પૂછ્યું તમારી સ્ક્રિપ્ટનું કામ ક્યાં પહોંચ્યું સૌની પાસે એક જ જવાબ હતો બસ લગભગ તૈયાર જેવી જ છે સાચી વાત એ હતી કે મોટાભાગના લોકોએ હજી સ્ક્રિપ્ટ લખવાનું શરૂ નહોતું કર્યું સ્ક્રિપ્ટ ફક્ત મનમાં એક ઈચ્છા સ્વરૂપે જીવ્યા કરે છે પણ તમે ક્યારેય તમારા જીવન સાથે આવું થવા દેશો નહીં તમારી ઈચ્છાને સાકાર કરવા માટે આગોતરું આયોજન કરવા નાખજો સપનાને સાકાર કરવા સક્રિય બનો તૈયારી પૂરી થઈ જાય તે પછી એ જરૂરી છે કે તમે તમારા લક્ષ્યને પામવા તરત સક્રિય થઈ જાઓ બસ કામે લાગી જાઓ આરંભ માટે જરૂરી હોય તે પહેલું કામ આજે જ હાથ પર નહીં લો અંગત રીતે મેં એવો નિયમ રાખ્યો છે કે એકવાર એંસી ટકા કામ પૂરું થઈ જાય તે તે રીતે આરંભ કરી દો બાકીનું વીસ ટકા કામ પછી જોઈ લેવાશે પહેલા પ્રયાસે જ બધું સમૂહ સૂત્રું પાર પડે તેવું જરૂરી નથી હોતું તમે કોઈ પરિણામ પ્રાપ્ત કરી લો તે પહેલાં વારંવાર નિષ્ફળતા માટેની પણ તૈયારી રાખજો સફળતાના માર્ગ પર આપણી આડેનો સૌથી મોટો અવરોધ આપણી અણઆવડતની નથી પરંતુ નિષ્ફળ જવાનો દર હોય છે તક પણ પૂરતી મળતી હોય છે પણ તેને ઉઠાવવાની હિંમત પણ થતી નથી આવો ડર મનમાંથી કાઢી નાખવાનો એક જ રસ્તો છે જે બાબત કરવાનો ડર નાખતો હોય તે જ કરો એમર્સને કહ્યું છે જેનો ભય વધારે હોય છે તે વારંવાર કરો તો એક વખત તેની અછત ઊભી થશે એક ટાઈમ એવો આવશે કે તમારો દર ખૂટી પડશે એકવાર તમારી તૈયારીઓ થઈ જાય તે પછી હિંમત એકઠી કરો અને જે કામ પહેલાં ઉપાડવાનું છે તે ઉપાડી લો તે પછી બાકીનું બધું તો આપોઆપ થવા લાગશે તમારામાં હિંમત છે એમ માનીને તમારે ચાલવાનું છે તમારું વર્તન પણ એવું જ હોવું જોઈએ કે તમારામાં ભરપૂર હિંમત છે તેવું થશે એટલે જોજો તમારામાં હિંમત આવી જ જશે પહેલું કદમ માંડો તમારી તૈયારીઓ પૂરી થઈ જાય અને તમે કામના આરંભ માટે તૈયાર થઈ જાઓ ત્યારે તમારે મનોમન ઉત્સાહનો અનુભવ કરવાનો છે તમારી વાણી વર્તન આત્મવિશ્વાસથી ભરેલા હોવા જોઈએ સીના તાન કે એક એકદમ તત્તાર બેસો આગળની તરફ ઝૂકીને બેસો ખુરશીનો ટેકો નથી લેવાનો એવી રીતે કામ કરવા લાગો કે જાણે તમે આ કામના માહિર છો નિષ્ણાંત છો અને ખૂબ સારી રીતે તેને કરી શકો છો મનોમન બોલો મનોમન બોલો પણ ખરા ચાલો ત્યારે કામે લાગી જાઓ આ રીતે એકવાર ઉત્સાહથી તમારું કામ શરૂ થઈ જાય પછી પૂરું ન થાય ત્યાં સુધી જગ્યાએથી ઉઠવાનું નથી કામના પ્રારંભ પહેલાં પૂરતું આયોજન કરો એક તમારી કામની જગ્યા એટલે કે ઓફિસની અને ઘરની બંને એના પર એક નજર નાખો અને પછી સવાલ પૂછો આવી જગ્યામાં બેસીને કેવા પ્રકારના માણસો કામ કરતો હશે તમારી કામ કરવાની જગ્યા જેટલી સ્વસ્થ વ્યવસ્થિત અનુકૂળ હશે એટલા વધારે આત્મવિશ્વાસથી તમે કામ કરી શકશો બે આજે જ નિર્ણય કરો કે તમે તમારી કામ કરવાની જગ્યાની બરાબર સફાઈ કરીને વ્યવસ્થિત ગોઠવણી કરશો પદ્ધતિસરની ગોઠવણીને કારણે તમે જ્યારે પણ કામ કરવા બેસશો ત્યારે તમે વધારે મોકળાશ વધારે ઉત્સાહ વધારે કાર્યક્ષમતાનો અનુભવ થશે આળસુ વ્યક્તિ વિકાસનો આતંકવાદી છે પ્રકરણ દસ ટીપે ટીપે સરોવર ભરાય બહુ સામાન્ય ક્ષમતા ધરાવતી વ્યક્તિ પણ કોઈ એક જ કામ પર સતત ધ્યાન આપે તો ઘણું પ્રાપ્ત કરી શકે છે સેમ્યુએલ સ્માઇલ્સ ટીપે ટીપે સમુદ્ર ભરાય એ કહેવત બિલકુલ સાચી છે વિશાળ સરોવર ભરાવા માટે ધોધમાર વરસાદ નહીં પણ ટીપું ટીપું પાણી સતત નાખવામાં આવે તો પણ કાફી છે કામને હાથમાં લેતા કંટાળો આવતો હોય છે કેમ કે કામ બહુ મોટું લાગે છે પરંતુ જો સમગ્ર કામગીરીનો સમગ્ર કામગીરીના બોજાને ધ્યાનમાં લીધા વિના ફક્ત અત્યારે તે કામગીરીના ભારરૂપ ભાગરૂપે કયું નાનકડું કામ કરવાનું છે તેને ધ્યાનમાં લઈએ તો કામ આસાન થઈ જાય છે ત્રિકમનો એક એક ગાથી મોટો પહાડ પણ ખોદી શકાય છે નાઓત્સએ લખ્યું છે કે હજારો માઇલની સફર એક ડગનું માંડવાથી થાય છે આળસને અજવિદા કહી ગંજાવર જવાબદારી પર પાર પણ પાર પાડી દેવા માટે અત્યારે જ એક નાનકડું પગનું ભરો અને પછી જુઓ કે કેવું ફટાફટ કામ ચાલવા લાગે છે રણની આરપાર સફર ઘણા વર્ષો પહેલાં મેં નૈન રોવરમાં સહારાનું રન પસાર કર્યું હતું અંજીરિયામાં આવેલા રણના ભાગમાં એક મુસાફરીએ નીકળ્યા હતા એક જમાનામાં એન્જિરિયાના અંજીરિયામાં ફ્રેન્ચોનો કબજો હતો તે લોકોએ રણની વચ્ચે વચ્ચે પેટ્રોલ સ્ટેશન અને આશ્રય સ્થાનો બનાવ્યા હતા પરંતુ પરંતુ ફ્રેન્ચો ત્યાંથી નીકળી ગયા તે પછી આ બધા સ્તરો ઉજ્જળ બની ગયા છે રન લગભગ સાડા સાતસો કિલોમીટર લાંબુ છે તદ્દન વિરાન ઘાસનું તનખણું પણ ન મળી અમે આ સાહસિક મુસાફરીએ નીકળ્યા તેના આગના વર્ષમાં રનમાં તેરસોથી વધુ લોકો મોત પામ્યા હતા ઘણા બધા લોકો રેતીના દગનામાં ફસાઈ ગયા હતા સતત સરકતી રેતી સતત સરકતી રહેતી રેતીને કારણે રનમાં માર્ગની નિશાનીઓ રહેતી નથી અને અનુભવી મુસાફરો પણ ભટકી જાય છે રનમાં એકવાર ભૂના પડ્યા એટલે ખદાશ ફ્રેન્ડ્સ લોકોએ રસ્તો ભૂનાઈ ન જાય તે માટે રેતીનો રેતીના ધુવાઓ વચ્ચે થોડા થોડા અંતરે ઓઇલ ભરવાના બહુ મોટા મોટા ધ્રમ ગોઠવ્યા હતા કાળા રંગના આ વિશાળ ધ્રમ દૂરથી જોઈ શકાય એટલા માટે દસ પાંચ પાંચ દર પાંચ પાંચ કિલોમીટરે તેને ગોઠવ્યા હતા દિવસ દરમિયાન તમે વચ્ચે ઊભા રહીને બંને તરફ વારાફરતી નજર નાખો તો તમને ધ્રમ જોવા મળે આ અફાત રનમાં માર્ગને શોધવા માટે બસ આ એક જ નિશાની રહેતી હતી મુસાફરી દરમિયાન અમારે બસ આ એક બાબતને ધ્યાનમાં રાખવાની હતી અમે સતત આગળ દેખાતા કાળા રંગના ડ્રમ તરફ ગતિ કરતા રહેતા આ રીતે અમે એક એક ડ્રમના સહારે આખું રણ પસાર કરી ગયા હતા એક એક કદમ આગળ વધતા જાઓ કોઈ પણ મુશ્કેલી કોઈ પણ મુશ્કેલ કામને તબક્કામાં વહેંચીને એક પછી એક તબક્કો પસાર કરતા જાઓ તો કામ પાર પડી જાય છે તમારે એક ટાઈમે એક કદમ ભરવાની શિસ્ત કેળવવાની છે નજર સમક્ષ જેટલું અંતર હોય તેટલું કાપવાનું છે મોટી જવાબદારીમાં તો અત્યારે સામે જે કામ આવીને ઊભું હોય તેને હાથ પર નહીં નેવું નહીં નેવાનું છે આ રીતે ધીમે ધીમે તમે બહુ મોટું અંતર કાપી શકશો કોઈ પણ મુશ્કેલ કામ આત્મવિશ્વાસથી એકવાર શરૂ કરી દેવું જરૂરી છે તે પછીનું કદમ આસાન થઈ જાય છે અંગ્રેજીમાં એક કહેવત છે તે યાદ રાખો તમે કૂદકો મારો પગ મૂકવાની જગ્યા મળી જાવશે જીવન કે કરિયરનું ઘડતર રાતોરાત નથી થતું એક એક ડગનું ભરતા જઈએ તેમ તેમ સફળતા મળતી જાય છે એક ટાઈમે એક કામ હાથમાં લેવાનું અને તેને ખૂબ સારી રીતે પૂરું કરવાનું તે પછી નવી જવાબદારી હાથમાં લેવાની આ રીતે જ તમે આગળ વધી શકશો આર્થિક રીતે સદ્ધર થવા માટે દર મહિને થોડી થોડી બચત કરવાની હોય છે આ રીતે વર્ષો સુધી નાની નાની બચત કરીએ તો એક તબક્કે બહુ મોટી મૂડી આપણી પાસે જમા થઈ જાય છે તબિયત જાળવવાનો રસ્તો પણ એટલો જ આસાન છે તમને ભૂખ નાખી તમને ભૂખ નાગી હોય તેનાથી થોડું ઓછું જમવાનું છે અને રોજ થોડી થોડી કસરત કરવાની છે આ બાબતને કાયમ માટે તમારા જીવનની આદત બનાવી દો તમે જિંદગીભર તંદુરસ્ત લાઈફ જીવી શકો છો ટીપે ટીપે સરોવર ભરાય છે અને એક એક ગાંઠી પહાડ પણ તોડી પડાય છે તમે મુશ્કેલ ધ્યેયને પ્રાપ્ત કરવા અત્યારે એક નાનકડી શરૂઆત કરી દેશો તો એક પછી એક તમારા લક્ષ્ય પ્રાપ્ત થતા જશે અને અંતે તમે મોટી સફળતા મોટી સફળતાને વળશો ટીપે ટીપે સરોવર ભરાય છે એક તમારા જીવનના અધૂરા રહી ગયેલા ધ્યેય અગત્યના કામો અને પ્રોજેક્ટ્સ જે હાથમાં લેવાની આળસ ચડતી હોય જે જેને પેન્ડિંગ રાખી દીધા છે તેની એક યાદી બનાવો હવે આ પ્રોજેક્ટ પૂરા કરવા માટે શું શું કરવું જરૂરી છે તેની પણ એક યાદી તૈયાર કરી દો બે એક ટાઈમે તમારે એક કદમ ભરવાનું છે કામની યાદીમાંથી બસ એક નાનું કામ હાથમાં લો ઘણીવાર તો બસ કોઈ એક કામ શરૂ કરી દો પછી બાકીનું આપોઆપ આગળ ચાલવા લાગે છે આજે જ મંડી પડો આજે જ મચી પડો અને એક કામ પૂરું કરી દો તે પછી વધુ એક કામ હાથ પર નહીં લો અને એ રીતે ધ્યેય તરફ આગળ વધતા આગળ વધવા લાગો આખરે તમને જે સુંદર પરિણામ મળશે તેનાથી તમે પણ નવાઈ પામી જશો આળસ એ સફળતાની શત્રુ છે પ્રકરણ અગિયાર તમારી આવડતને ધાર કાઢો સફળતાનો એક સુનિશ્ચિત માર્ગ એ છે કે તમારી પાસેથી જે અપેક્ષા હોય તેના કરતાં વધારે અને ઉત્તમ સેવા આપો કામનો પ્રકાર ભલે ગમે તેવો હોય ઓજી મેન્ડીનો તમારી વિશેષતા જેમાં હોય તે આવડતને તમારે સતત ધાર કાઢતા રહેવાની જોઈએ ધાર કાઢતા રહેવી જોઈએ કામ દક્ષતા વધારવાનો આ એક અક્ષરી ઇલાજ છે કામ વધારે સારી રીતે પાર પાડવા જે પણ શીખવું જરૂરી હોય તે શીખતા રહો કામને પાર પાડવાની આવડત વધશે તો તમે વધારે ને વધારે પરિવર્તનશીલ કામ કરતા થઈ જશો આળસ જાગવા પાછળનું સૌથી મોટું એક કારણ હોય છે તે કામ માટેની આવડતનો અભાવ અમુક કામ પોતાને નહીં આવડે કે પોતાનાથી સારી રીતે નહીં થઈ શકે તેવા આત્મવિશ્વાસના અભાવને કારણે આપણે કામને તાળિયા કરીએ છીએ પૂરતી આવડત ન હોય તેના કારણે તમે એટલા હતાશ થઈ જાઓ છો કે કામ હાથ પર લેતા જ નથી તમારા ક્ષેત્રમાં જે કી રિઝલ્ટ એરિયા હોય તેમાં તમારી ક્ષમતાને સતત વધારતા રહો યાદ રાખો કે આજે બને તમે કોઈ પણ બાબતમાં નિષ્ણાંત હોવ પણ ટાઈમ સાથે તમારા જ્ઞાન અને આવડત પણ ઘસાતા જાય છે માટે તેને ધાર કાઢતા રહો બાસ્કેટબોલના કોચ પેટ રીને કહે છે તે પ્રમાણે જે ઘડીએ તમે વધારે સારા થવા માટેની કોશિશ છોડી દેશો તે ઘડીથી તમારી પડતી શરૂ થશે અભ્યાસને ક્યારેય અજવિદા કહેશો નહીં ટાઈમના સદુપયોગનો એક સૌથી સારો ઉપાય એ છે કે તમારી સતત તમારા કામમાં વધારે ને વધારે કુશળ બનતા જવું જોઈએ તમે જેટલા વધુ કુશળ બનશો એટલો વધારે ટાઈમ બચાવી શકશો તમે તમારા ક્ષેત્રમાં વિશેષતા ધરાવતા થશો તો ગમે તેવું મુશ્કેલ કામ પણ શરૂ કરતા અચકાશો નહીં તમે વધારે હોશિયાર હશો તો તમારામાં જોશ અને ઉત્સાહ પણ વધારે હશે તમને ખાતરી હોય કે આ કામ તો તમારા માટે ડાબા હાથનો ખેદ છે ત્યારે કોઈ આળસ આડે આવતી નથી તમે બહુ ઝડપથી અને ખૂબ જ સારી રીતે તેને પાર પાડી શકો છો મુશ્કેલ સંજોગો હોય તો પણ તમને સફળતા મેળવવા માટે કોઈ મુશ્કેલ નડતી નથી તમારા ક્ષેત્રની એક નવી જાણકારી મેળવવા કે એક નાનકડું કામ વધારે સારી રીતે કરવાની રીત શીખો તેનાથી તમારી કુશળતામાં અનેક ગણો વધારો થઈ જાય છે તમારા માટે કયું કામ સૌથી મુશ્કેલ છે તે નક્કી કરીને તેમાં વધારે ને વધારે સારી કુશળતા પ્રાપ્ત કરવાનો ધ્યેય નક્કી કરો તમારા ક્ષેત્રમાં તમે કઈ રીતે જાણકારી વધારતા રહેશો અને કઈ રીતે વધુમાં વધુ કુશળતા મેળવતા રહેશો તેની નક્કર યોજના જ બનાવી કાઢો નિયમ કોઈપણ ક્ષેત્રમાં સફળતા માટે સૌથી પહેલી શરત છે સતત શીખતા રહેવું તમારા ક્ષેત્રમાં અમુક બાબતમાં નબળાઈ હોય કે ક્ષમતા ઓછી હોય તેનાથી હામ હારી જવા હામ હારી જાઓ નહીં યાદ રાખો કે દરેક કુશળતા શીખી શકાય તેવી હોય છે જે કામ બીજા લોકો શીખી શક્યા તે તમે શા માટે ન શીખી શકો બીજાને જે આવડે તે તમે તે તમને પણ આવડે જ મેં મારું પહેલું પુસ્તક લખવાની શરૂઆત કરી ત્યારે મને હિંમત ન હતી કેમ કે ટાઈપિંગ કરવાની મારી આવડત સારી ન હતી મારી મારે કીબોર્ડ જોઈ જોઈને શબ્દો શોધી શોધીને ટાઈપ કરવું પડ્યું હતું મને થયું કે મારે ઝડપથી ટાઈપિંગ કરવું હશે તો નીચે જોયા વિના ટાઈપિંગ કરવાનું શીખવું પડશે આથી મેં મારા કમ્પ્યુટરના ટચ ટાઈપિંગનો પ્રોગ્રામ ઇન્સ્ટોલ કર્યો અને ત્રણ મહિના સુધી રોજ તેમાં તેના પર અડધો કલાક પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું ત્રણ મહિનામાં જ પચાસ શબ્દોની ઝડપે ટાઈપિંગ કરતાં શીખી ગયો આ રીતે ટાઈપિંગની એક વધારાની આવડત મેં પ્રાપ્ત કરી તેના કારણે પુસ્તક લખવાનું મારું કામ આસાન અને ઝડપી થઈ ગયું જરૂર પડે તો ઝડપી ટાઈપિંગ કરવાનું શીખી શકાય છે તમે કમ્પ્યુટર ચલાવતા શીખી શકો છો તમે સોદાબાજી કરવામાં નિષ્ણાત બની શકો છો તમે ઈચ્છો તો સુપર સેન્સ પર્સન બની શકો છો તમે સ્ટેજ પરથી છતાદાર ભાષણ આપવાનું પણ શીખી શકો છો આ બધી એક પ્રકારની આવડત છે જે પ્રયત્નો દ્વારા શીખી શકાય છે તેમાં નિપુણતા પ્રાપ્ત કરી શકાય છે નવી આવડત પ્રાપ્ત કરવાનો ધ્યેય નક્કી કરો તે પ્રાપ્ત કરવાની યોજના બનાવો અને તરત જ તેનો અમલ શરૂ કરી દો એ જ નહીં તમારું કામ થઈ ગયું સમજો માસ્તરી મેળવવાના ત્રણ કદમ પહેલું કદમ છે તમારા ક્ષેત્રની જાણકારી મેળવવા મેળવતા રહેવા માટે રોજ એક કંડક તેને લગતું સાહિત્ય વાંચો રોજ સવારે અડધો કલાક વહેલા ઉઠો અને તમને ફાયદો થવાનો હોય તેવા માહિતી લેખો જાણકારી વગેરે મેગેઝીનમાંથી અથવા પુસ્તકોમાંથી મેળવો બીજું તમારા ક્ષેત્રમાં ફાયદો થાય તે પ્રકારે અભ્યાસક્રમ હોય તેમાં જોડાઈ જાઓ આ ક્ષેત્રમાં સ્કિલને ડેવલપ કરવા માટે સેમિનાર યોજાતા રહેતા હોય છે તેમાં અચૂક ભાગ લો તમારા કાર્યક્ષેત્રમાં કે બિઝનેસ ક્ષેત્રમાં સમારોહ યોજાતા હોય છે પરિષદો ભરાતી હોય છે તે બધામાં તમારે હાજર રહેવું જોઈએ વર્કશોપમાં જોડાવાની તક મળે તેને છોડશો નહીં આવા વર્કશોપમાં સૌથી આગળ બેસો અને યોગ્ય નોંધ રહો આવા સારા પ્રોગ્રામની વિડીયો અથવા ઓડિયો સીધી મળતી હોય તો તે ખરીદી લો તમે નક્કી કરી નાખો કે તમે તમારા ક્ષેત્રમાં સૌથી વધારે જાણકારી ધરાવનાર વ્યક્તિ બનવા માંગો છો ત્રીજું તમે કારમાં પ્રવાસ કરી રહ્યા હો ત્યારે વર્કશોપની કે સેમિનારની ઓડિયો સીડી અથવા તો અન્ય કોઈ પ્રેરણાત્મક ઓડિયો સીડી સાંભળતા સાંભળતા રહો અથવા સાંભળો ટ્રાફિક વચ્ચે કારમાં રોજ આપણે કલાકો પસાર કરીએ છીએ તે ટાઈમનો પણ સદુપયોગ થવો જોઈએ એક અંદાજ પ્રમાણે વર્ષે આપણે એક હજારથી વધારે કલાક કારમાં કાઢીએ છીએ તમારી ડ્રાઇવિંગના ટાઈમને કે કારના પ્રવાસના ટાઈમને અભ્યાસ કરવાના ટાઈમમાં ફેરવ ટાઈમમાં ફેરવી નાખો તમે જેટલી વધારે જાણકારી મેળવશો એટલો વધારે તમારો આત્મવિશ્વાસ વધતો જશે તમારી કામ કરવાની શક્તિ પણ વધશે વધારે આત્મ આત્મવિશ્વાસથી કામ કરતા થશો તેથી તમને તમારા ક્ષેત્રમાં સફળતા પણ વધારે મળવા લાગશે તમે અભ્યાસ કરશો તો વધારે અભ્યાસ કરવાની ઈચ્છા થશે જે રીતે કસરત દ્વારા આપણે શરીરને તંદુરસ્ત રાખીએ છીએ તે રીતે આ પ્રકારની માનસિક કસરત દ્વારા આપણે મનને ચુસ્ત રાખી શકીએ છીએ તમે કેટલો અભ્યાસ કરી શકો છો તેની કોઈ મર્યાદા નથી તમે તમારી કલ્પના શક્તિની પાંખો આપી શકો છો તમે તમારી કલ્પનાની જેટલી વ્યાપક કરશો એટલો તમારો અભ્યાસ વ્યાપક બની શકશે તમારી આવડતની ધાર કાઢો એક આજે જ નક્કી કરો કે તમે તમારી જાતને તૈયાર કરવા માટેનો પ્રોજેક્ટ હાથ પર લેવાનો છો તમારા ક્ષેત્રમાં તમે આજીવન વિદ્યાર્થી બનીને નવું નવું શીખતા રહો તમારા પ્રોફેશનલમાં સ્કૂલ ક્યારેય બંધ થતી નથી બે તમે વધારે ઝડપથી વધારે સારી સફળતા મેળવી શકો તે માટે કઈ આવડત વિશેષતા કે નિપુણતાની જરૂર છે તે ઓળખી કાઢો ભવિષ્ય ભવિષ્યમાં પોતાના ક્ષેત્રમાં સૌથી આગળ રહેવા માટે કેટલી વિશેષતા કેળવવી પડશે તે નક્કી કરી નાખો તે ગમે તેટલી મુશ્કેલ હોય તેને એક ધ્યેય નક્કી ધ્યેય તરીકે પ્રાપ્ત કરવાનું નક્કી કરો તેને માટે યોજના બનાવો અને આવડત કેળવવાનું આજથી શરૂ કરી દો તમે જે પણ કામ કરો તેમાં સર્વશ્રેષ્ઠ બનવાનું નક્કી કરો કર્મની જ્યોત જ આળસના અંધારાને ઉનેચે છે નિત્ય જ્ઞાન ઓડિયોઝ